જતા રહે ધ્યાન કરે એ સંજોગ એને રાખે છે એ તો મળે સામે રહેવાની વાત કરવાની આગળ જવાનો રીતે આપો એટલા માટે પ્રતિજ્ઞા છે શું મહત્વની છે એના માટે તમે કેટલી નથી બોલવાનું નથી પરંતુ જીવવાનું છે જીવન છે જીવન છે આપણે વાત કર્યું હતું એ પ્રસંગ પણ રાખો આજની વાત છે જજો પણ ત્યાં પછી હોલ નાનો પડે એવું ના કરશો તમે બધા ખરું કે ભાઈ મનુષ્ય માનવોમાં દેવો સમય જાય એવી રીતે રહેજો દેવો દેવો માનવ મનુષ્યમાં સમય જાય એટલે સંખ્યા કેટલી બધી એમની સંખ્યા બહુ મોટી હોય ખબર ભીડ ના થાય એટલા માટે સમાવસરણ કહ્યું સમવસરણ કે છે સમવસરણ બધામાં આપણે આપણે પોતાના શરીર તો રહેવાનું પણ બધા સમાઈ જવાનું શું કહો છો તમને શું લાગે હે યોગેશ આનંદજી શું કહો હે હમણાં તમે શીખવાડ્યું <laughs> એટલે આ બહુ સુંદર આપણું એમને બધાને આ નિમંત્રક છે એમના તરફથી નિમંત્રણ છે મુનઈવાળાઓ તરફથી પરિવાર તરફથી અને આપણા કેન્દ્ર તો તે બધા આખા ચાર જિલ્લાઓનું એક જ કેન્દ્ર છે હિંમતનગરમાં કયા કયા ચાર જિલ્લાઓ શાહ સાહેબ ચાર જિલ્લાઓનું સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પંચમહાલ આ ચાર જિલ્લાઓ એક જગ્યાએ છે બોલો આ તો બધા હું પક્કા થઈ ગયા છીએ કારણ કે એમનું ઘર એમનું છે ને જ્યાં જાય તો એમનું જ ઘર જાણે કે સબ અપના અપના હું છે હે क्या तरह से उत्तम शाह आपका राजस्थान भी उन्होंने ले लिया ले लिया नहीं नहीं बोलो ने आपका तो आवाज बहुत सु, सुनाई नहीं दिया राजस्थान भी डूंगर अब हिम्मतनगर में आ गया ना हाँ राजस्थान भी हिम्मतनगर में आ गया आ गया हिम्मतनगर आ राजस्थान में भी गया आ तो गया बोलते हैं तो ब- वो तो उत्तर भारत में भी प्रवेश कर लिया पूरे में आ गया और <laughs> तिवरी में सब आ गया સાચી એટલે આ ખાસ જોજો બધા ખ્યાલ રાખજો હા લેજો. આ हिंदी भा- भाषी कौन है नाम हनुमंतराज जी रिखबचंद जी गुलच्चा हनुमंतराज जी कहाँ है हाँ अच्छा अच्छा अच्छा तो ये थोड़े समय यहां आ जाएंगे किसी आपकी जगह वापस जाना पड़ेगा आ जाओ બહુ એને અમદાવાદમાં આ બહુ પૂછે છે હા સાહેબ આ હનુમંતરાજજી કોઈ જગ્યા છોડતા નથી આવવાને અને આપણા મોસાજી કઈ ગયા આવ્યા છે હવે તો અમદાવાદમાં આવી ગયા પાછા હમ સુરત છોડીને તો હનુમંતરાજજીને પૂછ્યા હે श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार श्री महावीर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार सर्वज्ञ श्री दादा भगवान ने नमस्कार नमस्कार नमस्कार परम उपकारी प्रेम मूर्ति प्रगत ज्ञानी पुरुष पूज्य गन्नुदास जी के चरणों में कोटि कोटि वंदन ऐसा क्यों करते हो भाई सब हम क्या अलग क्या है सबसे नहीं आप हम है क्या बताया वो तो हनुमंत राज जी है न वो हम है आपको क्या लगता है बोलो जोर से हाँ? है हमको आप में हमें हमेरे नहीं होने देंगे ना बोल सर यही तो आपकी अनुपम कृपा है <laughs> यही है मेरा दादा भगवान का अद्भुत मानव और मनुष्य को मानव जाति को समस्त मानव जाति को संदेश है मानव जाति को मानवता से अद्भुत बहुत अच्छा संदेश है हुँ? हम्म? तो वो ज्ञान सूत्रों अनुभव ज्ञान सूत्रों है ठीक है ऐसा बोलते हैं ना श्रेणी सर्विस में से लिए हैं उन्होंने वो उनके आप हिंदी बहुत सब सबकी हिंदी जितनी हुई है सब लिखते हैं ना बंदे वो जो उत्तम जी राजस्थान वाले एक देखे हमने का जो इतना अभ्यास करते हैं हम्म? आपका सूत्र भी देखते हैं ना आपका सूत्र हम्म? वो तो खाली गुजराती में ही है न वो तो ठीक है प्रत्यक्ष का अर्थ ही ये है कि हमेशा के दादा भगवान का मतलब ही ये है कि हमेशा के कायम के और सभी जगह सर्वत्र समझ गए नहीं सभी के अंदर कि नहीं हाँ तो हमारे घर में रहने की कितनी आनंद आएगी हमें घर के अंदर व्यवहार में सबको समझे ना बाहर का जो मामला है वो तो रहने ही वाला है वो किसी को उसमें कोई बदलाव नहीं कर, सकता किस कुछ भी नहीं एक तनिक भी बदलाव नहीं कर पाता लेकिन अंदर से जी सकता है ठीक है ना साहब चलो लेंगे लाओ मैंने आप थोड़ा जल्दी नहीं बस हैं हम्म। हम्म। तो श्रेणी 26 के तीन सूत्र पूछे हैं उन्होंने सूत्र नंबर 20 सूत्र नंबर बीस धीरू भाई कहाँ गए धीरू जी चर्म न क्रिया है न कर्म है न आचार है न उपाय है न आधार बोल दे धर्म न अच्छा अच्छा आधार आधार आधार चर्म न क्रिया है न कर्म है न आधार है न उपाय है अगर चर्म धर्म सो- दादाजी धर्म अच्छा चर्म सरकार बने च ऐसा लिखा है Sorry, धर्म। अच्छा अच्छा धर्म ऐसा लिखा जाता है ठीक है धर्म न क्रिया है न कर्म है न आचार है न उपाय है अगर धर्म उसकी असलियत में समझा जाए तो ये कुछ समझ में नहीं आया मुझे અંદરનો અનુભવ માત્ર છે हाँ बिल्कुल बिल्कुल साहब ने बताया ये अनुभव प्रामाणिक है तो खुद बता કી रख अनुभव प्रमाणित है उदय से अनुभव प्रमाणित है अनुभव प्रमाण से है वो हुँ? हम्म? कौन सा अनुभव प्रमाण जो हमारा आज्ञा आज्ञा प्रमाण है मेरे पास क्या है वो ही उसमें अनुभव प्रमाण अंतर्गत है आज्ञा प्रमाण में अनुभव प्रमाण अंतर्गत है और इसीलिए आज्ञा वही हमेरा धर्म बन जाता है और वही आज्ञा और आज्ञा के धर्म के अनुसार हमें रहना जीवन में अंदर से वो हमेरा तप बन जाता है बाहर के व्यवहार के सभी अवस्थाओं का व्यवहार धर्म में सभी सभी वो उसी को ही सही तब बताया उसी को ही सही तब बताया वही वो आज के एक काल में बाह्य अंतर तब हो जाता है लेकिन अंतर से बाहर उसकी शुद्धि होती जाती है हाँ असल तप ही वो है जो अंतर का तप है उससे ही ये बाहर के खोखे जो मन वाणी काया रूप है उसकी सारी शुद्धि सारे व्यवहार की अंतर की जीवन की तरीके से होती है उसको ही चारित्र बोलते हैं चारित्र चारित्र सामान्य तौर से धर्म की सभी भाषाओं में समाज में व्यवहार में लौकिकता से जो समझा गया वो शरीर से बाह्य से जो है इस ढंग से समझा गया है चारित्र सभी दर्शन भारत के अब देखो दादा साहब आप क्या बोलते हो और वो गलत नहीं है वो गलत नहीं है हमेशा भगवान की हाजिरी है अस्थि है हाजिरी बिल्कुल तो वहां जो जो भी व्यवहार है और व्यवहार के धर्म में व्यवहार की मान्यताएं हैं तो सभी उसमें इसी ढंग से ही समझा जाएगा गलत नहीं बोला जाता उनको लेकिन वो सही रास्ता पर जाने के लिए वो बाहर के रास्ते से जाने के सब पुरुषार्थ है बोलते हैं उनको पुरुषार्थ बोलते हैं लेकिन ये क्रम विज्ञान यही सारा व्यवहार में व्यवहार का माना हुआ पुरुषार्थ में व्यवहार के पुरुषार्थ से है जो सभी धर्म में या संसार में वो पुरुषार्थ में उनका पुरुषार्थ जो सही मार्ग पर सीधा मार्ग जो है उसके ऊपर लगा देने के लिए वो सारी मार्गदर्शन दे देता है अक्रम विज्ञान अद्भुत दे देता है ये दादा भगवान की अद्भुत भेंट है एक काल में ये पांचवा आलय में कलयुग में जो सबसे बड़ा भेंट को प्राभूत बोलते हैं प्राकृत में अर्धमग्धी भाषा में प्राभृत भेंट हाँ समझे न तीर्थंकर भगवंतों की देशना और गौतम गणधर देवों से माध्यम से मिली सबको वो सारा उसका शास्त्र बना गया उसमें समझे तो धर्म न क्रिया है न कर्म है न आधार है न उपाय है अगर धर्म उसी उसकी असलियत में समझा जाए तो यही असलियत है यही असलियत है कि हमारा जीवन अंतर से सारा बाह्य सामाजिक जीवन में और सारा बाह्य प्रकारों में सभी संबंधों में एक दूसरे के साथ में और खुद के खुद के लिए खुद में भी किस ढंग से जीवन मेरा हो कि जिससे धर्म उसकी असलियतता से हमें समझ में आवे ठीक है साहब ऐसा ही है ना अद्वरी साहब कहाँ गए કઈ અહીંયા આગળ આવતા રહો તમે તમે ખરા આવું તમે મોટા સાહેબ થયા ને આવું કરો તો કેમ ચાલે આગળ આવતા રહો તમે પહેલા એવું કંઈક આગ્રહ હતો બસ આ જયંતિભાઈ વચ્ચે ત્યાં નહીં જાઓ દેખાય મને દેખાશે બસ બસ બસ જો જયંતિભાઈને ડિસ્ટર્બ ના કરશો આવું કેમ કર્યું પાછળ નહીં ગયા એ તો જે જગ્યા હોય બેસ ત્યાં બસ બોલે નહીં ખરું નહીં હા પણ ઘણા સમજી ગયેલા છે કે આપણે ધીમે આમ જઈએ ને તો થોડી જગ્યા હોય તો બીજી થઈ જાય છે આપણી પછી બેસવાની જગ્યા દાદા એ તો બધી જાતની કળા કારણ કે કહ્યું ને કે તરવું તંતરવું જોડે તસ્કરવું ના બધું શીખી લેવું પડે આચરવાનું નહીં આચરવા માટે નહીં જાણવા માટે કારણ કે આ જીવનની બધી કળાઓ છે બધી શું એટલે આપણે તસ્કરનારને પૂરી જાણકારી સાથે તસ્કરવા દઈએ શું કરીએ સર દાદાએ પોતા ખિસ્સામાં તસ્કરવા દીધા પેલાને है हाँ ले जा मिला कि तो क्या करूं खाया नहीं ले जा जा <laughs> बोलो तो पुत्रों आप लोगों को कलम आती है क्या कलम तो बड़ी अच्छी आती है कड़छी आती है कि नहीं नहीं नहीं, नहीं संयंत्र में बनाते थे अच्छा कलम और बर्छी બરછી महीना अहिंसक बचाओ बचाओ बचाओ डिफेंस एग्रेसिव डिफेंस क्या बताया एग्रेसिव डिफेंस पैसिव तो है ही ना डिफेंस में डिफेंस में पैसिविटी पैसिविटी आ गई हाँ लेकिन कैसी बोले तो वो बचाव नहीं कर पाएगा ये तो कृष्ण भगवान ने अर्जुन को बताया कृष्ण भगवान अर्जुन को यही बताया वो एग्रेशन उसको पसंद ही नहीं थी युधिष्ठिर तो बिल्कुल पक्के थे क्या बिल्कुल है हाँ? एक खाली पैसे रहे तो सब दे दिया लेकिन वो बोलता है मैंने शांति तो खरीद ली है ना पीस तो गए ऐसी बात है अब समझे का मतलब हाँ, ऐसा ही हुआ ने ऐसा ही हुआ ने हम्म? सभी व्यवहार की अवस्थाओं में परिस्थितियों में हम जो हमें भी नुकसान न करें और सामने वालों को भी नुकसान न करे ऐसा रह सकते हैं लेकिन अंदर से रहना है और अंदर से रहना है तो बात शरीर नहीं ऐसा बोल नहीं पाता कोई भी <clears throat> शरीर तो शरीर का काम करने ही वाला है और शरीर क्या है और शरीर भी अंदर बाहर दोनों भाग वाला है लेकिन अंदर का भाग वाला शरीर सच्चा शरीर है आप <clears throat> समझे वही ठीक है इसीलिए अंदर जो डिसीजन पार्ट है सबका कर्म का अधिकार का भाग है उसका वो अधिकार सही नहीं जमा सकते अंदर के वो बाहर का कोई कोई कोई परिस्थिति को डिस्टर्ब नहीं करता कर्म अधिकार अंदर से जीना और बाहर परिस्थितियों अनुसार होना दोनों साथ में हाँ? तो परिस्थिति के अनुसार में जहां सही सभी के लिए वैसा कल्याणकारी होगा वैसा ही बनेगा वो है कि नहीं हा? अगर जुगाड़ न खेले थे तो अच्छा हो जाता था ना और बीच में भी खेलते खेलते भी ऐसी परिस्थिति आई तो अंदर से ठीक तरह से डिसीजन में हो सकते थे बोलो न लेकिन ये कल्पना है सब ये उसको व्यवस्थित दादा भगवान बोलते हैं दादा भगवान ने व्यवस्थित उसको बताया उसको बताया कृष्ण भगवान ने किसी को बताया नहीं है उनके ज्ञान में वो तो वासुदेव नारायण स्वरूप अवतार था इसीलिए था फिर भी बात नहीं कर सकते कुछ भी तीर्थंकर भगवंत ने अरे ऋषभदेव आदिश्वर ने भी भरत को यह न बताया कि आप दोनों भाई आप जाने वाले आने सामने सामने बताया था अगर बता दे तो क्या होता વ્યવસ્થિત नहीं बता બતાવે तो। ये तो दादा भगवान ने आज हम उनके सर पर पड़ गए हैं तो इसलिए करुणा कर दी क्या करूं होगी सब मेरे मत्थे पर पड़े हैं क्या मस्ते हुए अच्छा कविरा तो सिखाया है नहीं हाँ। जयमे जी हाँ। धर्म न क्रिया है न कर्म है न आधार है न उपाय है अगर धर्म इसकी असलियत में समझा जाए तो यही अपना आज्ञा धर्म है तो आज्ञा धर्म समझने की पुरुषार्थ है हमेरे लिए खुद के लिए अंदर से ऐसे रहे कि जिसके जिसके रहने से हम सभी के साथ हम ही है इस ढंग से रह पाए हम कहा ना हो सकते सभी जगह बरोबर ठीक है ना अभी तो आप कबूल करेंगे ना आप, आप, आप हम हैं हाँ दादाजी हाँ और हम आपका अब आप नहीं हैं अरे क्या ओ, उत्तम जी कैसे हो गए आप आप हैं उत्तम जी सब हैं अरे तो दूसरा सूत्र वो पहला सूत्र नंबर 20 था दूसरा दो सौ चौसठ दो ही है ને માય ભગવાનનું તપ કલ્યાણક એ સિદ્ધ યોગ માટેનું છે એ કેવળ જ્ઞાન માટેનું નથી કેવળ જ્ઞાન એ પરિણામ સ્વરૂપ છે શીર્ષે પડે જયંતિભાઈ સાહેબ મારે ભગવાનનું તપ કલ્યાણક સાડા બાર વર્ષનું એ સિદ્ધ યોગ માટેનું છે એ કેવળ જ્ઞાન માટેનું નથી કેવળ જ્ઞાન એ પરિણામ સ્વરૂપ છે જો આપણે આજ્ઞાધર્મની અદભુત ગરિમા आज्ञा अज्ञा अज्ञाधर्मी हम्म। हम सब सभी मत से मुक्त होते हुए हम अभी एक मत वाले हो गए तो एक मत वाले हुए तो भेद रहा ही कहां पीछे कहां भेद रहा जय जयमेश जी बताइए हाँ? और हम सब अलग अलग नाम राशि के जाति वाले हैं फिर भी एक ही जाति वाले हैं जाति नहीं जात वाले जाति और जात में फर्क है भाई क्यों हंसते हो भाई नहीं समझे हाँ? जात वाले जमात नहीं ना साहब क्या बोलते हैं आप जाति और जात में फर्क नहीं हाँ? जात एक ही सभी सभी एक, एक ही होती है जाति अलग अलग हो जाती है ठीक है ना द्योति साहब क्या बोलते हैं आप है? ठीक लगता है ना ये होलिस्टिक साइंस है तो इसीलिए हमें दादा भगवान ने मई और मेरेपन से जो छुटकारा दिलाया है और असलियत वाला मईपन से हमें स्थिति कर दी है उनका लक्ष्य बिठा दिया है वो लक्ष्य बिछा दिया है इसीलिए उनकी जो प्रतीति आज दूसरे दिन से सभी जो कल ज्ञान में थे उसको प्राप्त हुई सुबह जागृत होते ही क्या बताया बोलो जागृत होते ही जो शुद्धात्मा सोया गया सो, सो गया था वो जागृत हो गया सच्चे सही है कि नहीं भाई अरे बोलो ने आ? हाँ, कौन सो सोया था शुद्धात्मा बोलता है तो बोलो पहले बहनों को बोलने दो बोलो કોઈ બોલશે પૂછવા કોને બોલે કોઈ જે કાલે જ્ઞાનમાં બેઠા જ બધા અહીંયા વડોદરાનો કાલે વડોદરાનો હતો વારો એટલે કોણ છે કોઈ નથી એટલે એમને બોલવાનું મોટેથી બોલો બધા સાથે બોલો ને એની જરૂર નથી સાથે બોલો બધા શુદ્ધાત્મા સુઈ ગયા હતા ને કાલે હા તો પછી કોને કહ્યું ખાલી શું કહે છે બોલો ને જો બોલે છે તું મોટેથી બોલો બધા ભેગા થઈને હા કે ના છે એટલે હે ભાઈ તમે બોલો શીખવાડો તમે તમે ચલો કાલે કોણ કોણ છે બોલો જલ્દી નામધારી નામધારી ઓળખતા નથી લે ખબર અમે રહેવાથી સુનારામે સુનતા હતા પણ સિદ્ધાર્થમાં શુદ્ધા હતા સિદ્ધાર્થમાં કરતા સુતા એટલે એ તો સુનારાને સુવાનું હોય જ અનેક ભાગમાં એટલે એમને સુવું એની મેં કુદરતી આવી ગઈ અને શુદ્ધાત્મા તો ચાલુ જ રહ્યા કારણ કે એ તો તમે પ્રાપ્ત થયા લક્ષ બેસી ગયું હતું સમજાયું ને એટલે આજે સવારના પોરમાં પહેલા પહેલા હું શુદ્ધાત્મા છું હાજર રહી જાય એને પ્રતિતિ કહેવાય પહેલા પહેલું એ જ હાજર રહે અને પછી હા આજે બહુ સારી ઊંઘ આવી પછી આવે પણ એનો સમયનો ગાળો એટલો સૂક્ષ્મ છે કે કોઈ સમજ નથી પડતી સા સાહેબ સમજાય છે આ બહુ સમજજો એટલે બહુ સૂક્ષ્મ ગાળો છે આ કાળમાં શું એટલા માટે તો શ્રીમદજીએ કહ્યું કે એક સમય પણ જે મન વાણીને કાયા સ્વરૂપે અસંગ સ્વરૂપે રહી શકે છે સમજાયું ને આ ત્રિલોકમાં અસંગ સ્વરૂપે રહી શકે છે તે સર્વ સમય માટે પછી અસંગ થઈ જાય છે થઈ જાય છે એટલે કે એને એસ્ટાબ્લિશ થાય છે થઈ જાય છે આપણે આપણે પછી આપણી વહેવાની ભાષામાં લઈ જઈએ છીએ શું કહ્યું જેની શરૂઆત એનું જ પરિણામ હોય શરૂઆત હોય નહીં અને પરિણામ ક્યારે પણ હોય નહીં કોઈ જાતનું હવે આ તો આજનું એમ્પિરિકલ વિજ્ઞાન શું કહ્યું ભૌતિક વિજ્ઞાન એ પણ કબૂલ રાખશે નહીં રાખે આ વાત કરજો હોલિસ્ટિક વિઝન સાયન્સમાં સમજાયું ને શરૂઆત વગર જીવનમાં અંતરથી જીવવાની આપણી રીતિ છે બધી એ આપણને પ્રાપ્ત થાય જ નહીં શરૂઆત આ શરૂઆત કોને કહેવાય છે કે સમજ અને સમજણના અંશો ખુલ્લા થતા જાય વૈચારિક ભૂમિકા વિચાર વિચાર દશા એ બધી જે સુષુપ્ત હોય તે ખીલતી જતી જાય કોઈ દાડો નથી થયું એવું ચા સાહેબ સમજાય છે એટલે આ મહાવીર ભગવાનનું તપ કલ્યાણ કે આપણું આજ્ઞાધર્મ એ જ આપણું એ મહાવીર ભગવાનનું જે તપ કલ્યાણક હતું એ જ છે તમને સમજાયું બધાને કે ગભરાઈ જવાના છો બોલો ને એ જ આ તપ કલ્યાણક છે પરંતુ મહાવીર ભગવાનનું તપ કલ્યાણક ઉદય પ્રમાણથી હતું શું હતું કર્મનો ઉદય થાય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે કે એના સાયન્ટિફિક સર્કમસ્ટન્સે એવિડન્સીસ વૈજ્ઞાનિક સંયોગિક બધા કારણો ભેગા થતાં જ એ સમય ચાલુ થઈ જાય અને એની અવધિ હોય એ પૂરી થતાં જ એ તપ પૂરું થાય અને કેવા જ્ઞાન ખુલ્લું થાય છે પરંતુ એમનું તપ કેવું છે કે હું શુદ્ધ આત્મા છું અને આ વર્ધમાનનું મન અને વર્ધમાનના મનની સારી સમસ્ત દુનિયા વિશ્વ તે વર્તમાનનું છે અને હું શુદ્ધાત્મા છું એટલે અમે હવે હું શુદ્ધાત્મા તરીકે એની સાથે છું બસ બીજું કંઈ જ નહીં એટલું તપ એ તપમાં ઉપસર્ગ આવે કે પરિસર પણ આવે ઉપસર્ગ બધા બહારથી આવે એટલે બહારના હિસાબો જેવા પ્રે પ્રમાણે રહે અને પરિસર એ આપણા અંતર અંતરના હિસાબોમાં રહે એટલે બંને રીતે આવે પણ હું અને આ વર્ધમાન બસ બીજું કંઈ નહીં સિદ્ધ યોગ એ સિદ્ધ યોગ એ કારણ કેવો જ્ઞાન યોગ કારણ કે સિદ્ધ યોગ તો આખું બીજ સ્વરૂપ આવ્યો તે પરિણામ પામે જ સમજાયું એવી આવી રીતે પ્રયોગે કરીને જ્યાં સુધી આ પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી પરિણામ ના હોય સિદ્ધ ગતિ કેવો થયા પછી જવાતું નથી હોતું એ તો એના પ્રયોગ અને પ્રયોગના પરિમાણોથી સતત સિદ્ધ ત્યાં ગતિ છે નહીં ને ગતિ છે જ નહીં એને ગતિ સહાયક તત્વ વગર બની શકે નહીં આ સમજાયું અને ગતિ સહાયક તત્વની જેની મર્યાદા છે સીમા છે તે સીમા બંધ થતાં જ તરત જ આપણે એમ માનીએ કે આ શિલા છે શિલા બિલા એ તો એક બચવાનું બફર છે બીજું કશું છે નહીં સાહેબ સમજ્યા પણ આપણે શાસ્ત્રમાં વાંચીએ એટલે શાસ્ત્રમાં આવી આટલું જોજે આટલું આમ છે બધું એટલે બેને ભેદ કરતો હા શું કહ્યું હા પરમ જ્યોતિ સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ એ શબ્દ નથી ખાલી તમે જોજો તમે પોતે સ્વાદ લો તમે પોતે સ્વાદ લો સમજાય છે તે વખતે એ પ્રયોગ વખતે તમને પ્રયોગમાં જ મૂકી દેવામાં આવે છે પરંતુ એ વાત કે કેટલીક સમજાવાય સમજાવાય કેટલી તમે પોતે જ આજે સ્વયં આવી પ્રયોગી તરીકે પ્રયોગ સામે આવી ગયેલા છો નહીં સમજાયું બિલકુલ એ તો કોઈ પણ આત્મવિજ્ઞાની હોય આ ભૌતિક વિજ્ઞાની જયારે એવું હોય છે ત્યારે એક એક વિજ્ઞાનીઓ કેટલા બધા હોય છે ત્યાં તો હોય છે જ ને બધા હમ દરેકનું ગમે તેવું પેપર રજૂ કરો તો કે ચલો એમને આપો અમને આ વિશ્વના મેગેઝિનમાં કે સરસ સા સાહેબ પણ આ તો વિતરાગોના એ મજા વિતરાગોના સમજાયું ને બસ પડી પડી જે પદ પંકજ એ ફરી ફરી માગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તું જે દત્તા કરી દે જ હનુમંતરાજી <laughs> મજાના છો સાહેબ હા પદલો પદલો પદલો પદલો જરાક જરૂર ગાય પણ પેલું તો નિમુબેન દેશે અમારા દેમેશાનંદજીની ભટ્ટરીજી ભટ્ટરીજી છે आज है उनका जन्मदिन कोनो जन्मदिन इतने सीए થઈ ગયા એનો રાજરાજ એટલે આટલું લાંબુ છે સાડે પાસો સરસ બોલજે હા કે બતા સંભરા એવું સરસ સરસ સરસ લાજો નેતા થાય બલાવ રશિક બની એક એક આપો આ બાજુ વડીલો ને આપો એક બાજુ વડીલો અરુણ આવ્યો સરસ બોલ્યું લખીશ પછી અરુણ પછી લઈએ આપણે હા શું છે એ પછી લઈએ બસ આ છેલ્લું આટલું થશે કંટાળી બાજુ જય સચ્ચિદાન બસ આ પછી કરી દઈએ દાદાજી આજે મારો બર્થડે છે ને તમે બધાને પાસે આશીર્વાદ માંગ્યા છે ચોક્કસ ખૂબ એટલે આ પદમાં મેં બધા પાસે આશીર્વાદ માંગ્યા છે બહેનોમાં બહેનોમાં ખૂબ કામ કરીએ હા દાદા કરીશ કે નહીં કરીશ બસ સારું આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આજ પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું વિતરાગો જે પથ પર ચાલ્યા તે પથ મારો બન્યો આજ વિતરાગો જે પથ પર ચાલ્યા તે પથ મારો આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું વન રહેલા માત પિતાને જેને રૂપ્યા મુજમાં આ સંસ્કાર વંદુ પહેલા માત પિતાને જેણે રૂપ્યા મુજમાં સંસ્કાર સત્સંગનું ખાતર પાણી દઈ ખીલવ્યા આત્માના સંસ્કાર સત્સંગનું ખાતર પાણી દે ખીલવ્યા આત્માના સંસ્કાર માત પિતા મને આશીષ આપો અજવાળું હું કુળનું નામ માત પિતા મને આશીષ આપો અજવાળું કુળનું નામ જે કુખે મેં જન્મ લીધો તે मात पिता ने लाख प्रणाम जे भूखे में जन्म लीधो रे मात पिता ने लाख प्रणाम दादानी प्रगट कृपानु નજરાણું મને મળ્યું આદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું મિલન થયું જ્ઞાની સાથે ને મંઝિલ મળી ગઈ અંતિમ આ મિલન થયું જ્ઞાની સાથે ને મંજિલ મળી ગઈ અંતિમ પથદર્શક પણ એવા મળ્યા ખુલ્લો કરી દીધો લિપ્તનો માર્ગ પથદર્શક પણ એવા મળ્યા ખુલ્લો કરી દીધો લિપ્તનો માર્ગ જ્ઞાની પુરુષ મને આશીષ આપો પંચાગ્ને કરુની નિત્ય મુકામ જ્ઞાની પુરુષ મને આશીષ આપો પંચાગ્ને કરું નિત્ય શુદ્ધાત્મા પદ પાકું કરી લઉં નિમિત બનું જગ કલ્યાણમાં શુદ્ધાત્મા પાપ કરી લો નિમિત્ત જગ કલ્યાણમાં આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ દાદાની કૃપાનું નજરાણું મને મળ્યું પ્રેમ સ્વરૂપ સૌ આપ્ત પુત્રોએ શીખવાડ્યા સંયમના પાઠ પ્રેમ સ્વરૂપ સૌ આપ પુત્રોએ શીખવાયા સંયમના પાઠ શીલવંતને સમતાધારી દાદાની સ્ટાર ગિરગમાં શિલ્વવંદને સમતાદારી દાદાની સ્ટાર ગિરગમાં આપત પુત્રો મને આશીષ આપો કરી પીલકદીદૌ વિષયના દ્વાર પુત્ર મને આશીષ આપો શીલ કરી દઉં વિષયના ઉદગલ તત્વના શારને જીતું ब्रह्मचर्य हो निष्ठामा उद्गल तत्वर्ण सार में जीतु ब्रह्मचर्य हो निष्ठामा आदादानी प्रगट कृपानु નજરાણો મને મળ્યું આ દાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ વિતરાગો જે પથ પર ચાલ્યા તે પથ મારો બન્યો આજ વિતરાગો જે પથ પર ચાલ્યા તે પથ મારો બન્યો આ દાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ દાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ સંકિત ધારી મહાત્માઓએ શીખવાડ્યા મને વિનયના પાઠ સમકિત ધારી મહાત્માઓએ શીખવાડ્યા મને વિનયના પાઠ લઘુતમ થઈને રહેવું વિશ્વે શિષ્યનો ભાવ જ અંતરમાં લઘુતમ થઈને રહેવું વિશ્વે શીશનો ભાવ જે અંતરમાં મહાત્માઓ મને આશીષ આપો લઘુ બની જવું જગતને કાચ મહાત્માઓ મને આશીષ આપો લખ્યું પણ બની જાઉં રિયલમાં ગુરુ તમ પદ ખીલવું અભેદતા હો સ્વપદમાં રિયલમાં ગુરુ તમ પદ ખીલવું અભેદતા હો સ્વપદમાં આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું प्यारा प्यारा वहला वहला सङ्गपतिने विनबुआ प्यारा प्यारा वाला वाला सङ्गपतिने विनबुआ દાનારિયલ શા છો તમે આપો મુજને આશીર્વાદ દાદાનારિયલ શા છો તમે આપો મુજને આશીર્વાદ સંગ ન હો બદનામ કદી મુજથી નીતે વધજો સંઘ નિશાન સંગ ન હો બદનામ કદી મુજ નીતે વધજો સંગ નિશાન શ્વાસો શ્વાસ હો સંઘ ને અર્પણ છેલ્લી ઈચ્છા અંતરમાં શ્વાસો શ્વાસ હો સંગહી અર્પણ છેલ્લી ઈચ્છા અંતરમાં આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ દાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ કવિરાજને હૃદયથી વિનવું આપો મુજને આશીર્વાદ કવિ આજને હૃદયથી વિનવું આપો મુજને આશીર્વાદ દાદાના દરબારના એક અણમોલ રતન છો આજે આપ દાદાના દરબારના એક અણમોલ રતન છો આજે સબરી જેવી ભક્તિ કરું હું રામ પ્રકાશે નિજ ઘરમાં સબરી જેવી ભક્તિ કરું રામ પ્રકાશે નિજ ગરમાં હનુમંતની જેવી નિષ્ઠા દાદા જ હો દિલ મંદિરમાં હનુમંતની જેવી નિષ્ઠા દાદા દિલ મંદિરમાં આ દાદાની પ્રગટ કૃપાનું નજરાણો મને મળ્યું આલી પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું આ વિતરાગો જે પથ પર ચાલ્યા કે પથ મારો બન્યો આજ વિતરાગો જે પથ પર ચાલ્યા તે પથ મારો બન્યો દાદાની પ્રગટ કૃપાનું નજરાણો મને મળ્યું આદાદાની પ્રગટ કૃપાનું નજરાણું મને મળ્યું જય સચ્ચિદાનંદ આ ઉપર લઈ લો અને કેટલા એના વર્ષને એનું લખજો કયું વર્ષ ચાલુ એટલે સત્યાવીસ પૂરા થયા ઓગણત્રીસમાં જન્મ દિવસને નિમિત્તે હા ખાસ આ અંકમાં એટલે હવે આપણે સાહેબ છે થોડો સમય આ લઈ લઈએ આપણે બે છે આ લઈશું મહાત્માઓ લઈએ ને તો નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી એમને આપણે એસ એમ પટેલ સાહેબે શ્રેણી નંબર છવ્વીસના ત્રણ સૂત્રો પૂછ્યા છે લઈએ સૂત્ર નંબર એકસો ને ત્રેવીસ એક બે અને ત્રણ વન ટુ થ્રી જ્ઞાની અને તીર્થંકર એક જ છે કઈ રીતે તો કે દ્રષ્ટિથી કઈ દ્રષ્ટિ તો કે વિતરાગ દ્રષ્ટિથી વિતરાગ દ્રષ્ટિ ભેદવારી ના હોય બહુ સારું સૂત્ર છે એસ એમ એટલે જ્ઞાનીને તીર્થંકર કહ્યું તીર્થંકર કેવળ જ્ઞાની છે અને કેવળ જ્ઞાન પ્રેરિત હોય એટલે જ્ઞાની કેવળ દર્શન સ્વરૂપે હોય કે જેથી કરીને કેવળ જ્ઞાનનો બધાને એમનાથી લાભ મળી જાય તો કેવળ દર્શન તરીકે કેવળ જ્ઞાનની ભૂમિકાએ પહોંચેલા આપણને એ કેવળ જ્ઞાનના બીજના અદભુત ઉત્કૃષ્ટ પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બની શકે શું કહ્યું કેવો જ્ઞાની ઉત્કૃષ્ટ એવી બની શકે એટલા માટે કહ્યું કે જ્ઞાની અને તીર્થંકર એક જ છે અર્થમાં છે એટલે જ્ઞાનીને દેહધારી પરમાત્મા કહ્યું શ્રીમદજીએ પણ કહ્યું અને દાદા ભગવાને બંને શું અને દાદા ભગવાનનું જે સંપૂર્ણ સર્વાંગી કેવો કેવજ્ઞાની ભૂમિકાને સ્પર્શ કરેલું કેવળ દર્શન સ્વરૂપે આપણા સૌની સાથે એમની સ્થિતિ હતી વ્યવહારથી પરમાર્થ વ્યવહારથી એ અદભુત પરમાર્થ વ્યવહાર કરીને આપણને કેવળ જ્ઞાનની ભૂમિકામાં આપણને પ્રાપ્ત કરાવીને એ આપણા દર્શન ધર્મથી આજ્ઞાના જે એમને વર્તે છે એમ જ મૂકી દીધા અને તેમને કહ્યું પણ ખરું ત્યાં સુધી કે કેવળ દર્શન સ્વરૂપે અમે અત્યારે છીએ આ કાળના હિસાબે એટલે અમે પણ એ કેવળ જ્ઞાન છેવટનું ખુલ્લું થવામાં જે કંઈ થોડું વ્યવહાર બાકી છે એના માટે અમે પણ આજ્ઞામાં છીએ એટલે કહ્યું કે ત્રણસો સાહીઠ ડિગ્રીના કેવળ જ્ઞાનના સ્થિતિમાં સ્થિતિની પરિસ્થિતિમાં દશામાં ચાર અંશ ઓછા ગયા તે આ રીતે ગયા હતા આ રીતે ગયા હતા પણ કેવળ દર્શન સમગ્રતા હતું આખું એટલે આપણે ચાર અંશ આપણે આપણી ભાષામાં ના લઈ શકીએ આપણે એ ચાર અંશ સમજી શકાય એવા નથી એટલા બધા સૂક્ષ્મતમ સ્તર પર છે કે હજુ આપણે આજ્ઞા ધર્મથી આપણે આ બાહ્ય દેહના સ્થૂળ કર્મફળ સ્વરૂપી બધા બધી અવસ્થાઓ અને એમાંથી પસાર થઈએ અને સૂક્ષ્મતા તો છે જ પ્રાપ્ત થયેલી છે એમાં સૂક્ષ્મમાં જઈ અને આગળ વધવા એ બધો આજ્ઞાધર્મ છે આખો સમજાયું ને એટલે કહ્યું કે જ્ઞાની અને તીર્થંકર એ એક જ છે કઈ રીતે તો કે દ્રષ્ટિથી કઈ દ્રષ્ટિ તો કે વિતરાગની દ્રષ્ટિ વિતરાગ દ્રષ્ટિ ભેદવારી ના હોય બરોબર કે નહીં સાહેબ એટલે દાદા ભગવાને કહ્યું કે અક્રમ વિજ્ઞાનનો અમૂલ પાયો છે અક્રમ વિજ્ઞાનનો કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ આ બે જ ઉતરા વિજ્ઞાન મુખ્ય પાયો છે વિજ્ઞાનનો વિજ્ઞાનનો સૂત્ર નંબર બસો ત્રેપન દાદાજી એક મિનિટ આજે સુત્રાયુનેના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછવો છે કે જ્ઞાની પુરુષને તીર્થંકરોના ઘડવૈયા કીધા જ્ઞાની પુરુષને તીર્થંકરોના ઘડવૈયા કહ્યા તીર્થંકરોના હંમેશા બરોબર છે વાત તો એટલે એ રીતે જ એક કયા એ રીતે જ એક કયા એ દશા દશા એટલે ઘડતા નથી કશું બરાબર છે પણ એમના ચરણો એવા અદભુત છે કે ચરણોમાં શું ના બની શકે એમ એ વાત છે બીજું જે કેવળ જ્ઞાનનું બીજ જ્ઞાની પુરુષ નાખી આપે એટલું બધું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે તે વખતે એટલે કોઈને ખ્યાલ ના આવે પણ છતાં કલ્યાણ ભાવ બહુ સુંદર ખુલ્લો થઈ જાય છે કલ્યાણ ભાવ બહુ જીતકારી ભાવ હવે એમાં જેવો ને જેટલો હોય કલ્યાણ ભાવ એના પર આધાર એના પર બસો ત્રેપનનું સૂત્ર વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આ બે આજ્ઞાઓ આજ્ઞા એ ધર્મમાં તમને પાકું રાખશે અને જો સો થઈ ગઈ તો એકામત એકાજત તમારું સિદ્ધ થઈ ગયું જાઓ એટલે દાદા ભગવાનનું આ કાર વિશે જે સ્વરૂપ છે તે તમે થઈ ગયા પણ આ પહેલી બે આજ્ઞાઓ પ્રમુખ આજ્ઞાઓ છે પરંતુ એ બે આજ્ઞાઓ પ્રમુખ દાદા ભગવાનના આશય મુજબ અને એમને જેમ આજ્ઞા છે જ્ઞાની પુરુષની તે જ પ્રમાણે આજ્ઞા પ્રમાણે આપણાથી જીવી જવાય એટલા માટે અંતરથી વર્તનાએ કરીને એના માટે એ જ આજ્ઞાઓ આ કાળમાં બાકીના વ્યવહાર માટે આપણે કરતાપણાથી છૂટ્યા કે શુદ્ધાત્મા છીએ કોઈ કોઈ પણ કરતાપણામાં શુદ્ધાત્મા ભગવાનનું ના હોય શુદ્ધાત્મા ભગવાન એટલે કે જ્ઞાતા દ્રષ્ટા એમના જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાને કરતા કરતા શબ્દ મૂકવો જ પડે શરીર છે એટલે પણ એ ક્રિયાકારક પડું છે એટલે એને એવી રીતે કહ્યું કે જ્ઞાન ક્રિયાના કરતા અને દર્શન ક્રિયાના કરતા એવી રીતે કહેવાય છે પૂદગલની કોઈ પણ ક્રિયાના કરતા નહીં પૂતગલની ક્રિયાના કરતા એ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાણો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ વ્યવસ્થિત શક્તિ શક્તિ વગર પૂતગલની એક પણ ક્રિયા ના હોય અને શક્તિ અનંત શક્તિના સ્ત્રોતની હાજરીમાં સાથે સાથે હોય નહીં ત્યાં સુધી એ શક્તિ કામ કરતી નથી હોતી અનંત શક્તિનો સ્ત્રોત એનો આખો સાધો તાર તાર છૂટી જાય છે એટલે શક્તિ કામ કરી બંધ થઈ જાય છે અને છતાં પણ એ બાકી રહેલામાં જે શક્તિનો પડઘા સ્વરૂપ થોડો ભાગ રહ્યો હોય એટલું જ લંચન હોય એ બહુ થોડી મર્યાદાઓ હોય છે દરેકની આપણા શરીરના બધા અંગોમાં પણ આવું બધું છે શરીરમાં બધામાં આવું પરંતુ મૂળતા ગયા પછી ખાસ બહુ રહેતું નથી એ સમય એવો છે એટલે ડોક્ટરોના હાથમાં નથી મેડિસિનના હાથમાં કોઈના હાથમાં નહીં સમજાયું એવી રીતે છે એટલે વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું એ બે આજ્ઞાઓ પ્રમુખ આજ્ઞા એ ધર્મમાં તમને પાકું રાખશે અને જો સો ટકા થઈ ગઈ તો એકામત એકાદ તમારું સિદ્ધ થઈ ગયું જાઓ એટલે દાદા ભગવાનનું આકારના વિશે જે સ્વરૂપ છે એ તમે થઈ ગયા એટલે આ આપણું આકારમાં જે બની શકે એટલું આખી અંતિમ અને એ બહુ બહુ નજીકનું છે કેવું જ્ઞાન બહુ જ નજીકનું છે બહુ નિકટનું જો જેમ છે તેમ આજ્ઞા હોય તો એક કવતારીપણું અને નહીં તો પૂતગલ ને પૂતગલના પ્રમાણો એ પ્રમાણે આજ્ઞાધર્મમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે એક બે કે ત્રણ અવતાર હોય અને શ્રીમદજીએ તો કહ્યું કે પંદરથી સોળમો ભાવ નથી પંદરથી સોળમો ભાવ નથી એટલે નિશ્ચિતતા એમ કહેવાનો મતલબ નિશ્ચિતતા સૂત્ર નંબર બસો ને ચોસઠ મહાવીર ભગવાનનું તપ કલ્યાણક એ સિદ્ધયોગ માટેનું છે એ કેવ જ્ઞાન માટેનું નથી કેવ જ્ઞાન એ પરિણામ થોડું છે તો આવી ગયું હમણાં અસમ આવી ગયું તમે પડઘો મળ્યો છે ને તમારે કઈ એવું હશે અલી લો અરુણ આપણે મહાત્મા અરુણ પૂછ્યા છે અરુણ ક્યાં છે શું છે ત્યાં છે અહીં આવતો રહે બહુ બ્રિલિયન્ટ એન્જિનિયર છે આમ ઉત્તમભાઈ બ્રિલિયન્ટ એન્જિનિયર છે બેસ અહીં આગળ તમે હલશો નહીં જરાય તું કહો સાદો એન્જિનિયર છું કે સ્પેશિયલ ના દાદા એન્જિનિયર તો હું મારી રીતથી તો નહીં કહી શકું <laughs> કઈ રીત છે કે તમે કહો છો એટલે કહું છું હે તમે કહો છો એટલે કહું છું બાકી કે કે ચાલ એટલે એન્જિનિયર જેવું હજી દેખાતું નથી મને માસ્ટર <laughs> થઈને બોલે છે આદમી હા એન્જિનિયરિંગનું ભેજ્યું છે સરસ બહુ સરસ છે બહુ સારી કંપનીમાં કામ કરે છે તો તમારું કામકાજ શું છે ત્યાં કંપનીમાં કંપનીમાં પ્રિસ્ટેજ કોન્ક્રીટ રિલેટેડ છે પ્રિસ્ટેજ કોન્ક્રીટ રિલેટેડ છે એટલે આપણું અમારા પેલા સાહેબ જાણે બધા દીપકભાઈ સાહેબ પેલી સ્ટેસ્ટ કોન્ક્રીટ એન્જિનિયર એ લોકોની લાઈન છે સ્પેશિયાલિટીની એ કંપનીમાં છીએ સિવિલ એન્જિનિયરિંગમાં તો એમને અરુણની બુદ્ધિના થોડા સવાલો છે તે કન્ફ્યુઝન છે તે પૂછું છું શરમ નહીં આવે ને ના દાદા હવે છોડી દીધી પેલા આવતી છૂટી ગઈ છે ને છૂટી ગઈ છૂટી ગઈ એટલે એને પહેલો ક્વેશ્ચન કર્યો છે ચાર્જિંગ ફક્ત મનુષ્યમાં જ હોય શુદ્ધાત્મા તત્વ અને સહયોગોમાં પ્રિમેટિવ ચાર્જિંગ કેવું હોય કેવા પ્રકારે હોય અને ત્યારે શુદ્ધાત્માની સાથેના સંયોગની અવસ્થા કેવી હોય શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે એ તો શુદ્ધ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી શુદ્ધાત્મા કહેવાય શું કહ્યું શુદ્ધ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી શુદ્ધાત્મા શુદ્ધાત્મા ના હોય આત્મા શબ્દ બોલાય છે બધે આત્મા સમજે એટલે આત્માને સામાન્ય રીતે સમજાવવા માટે શરીરથી જુદું છે એના માટે ચેતન કહેવાય છે એને આત્માને ચેતન અને ચેતનથી ઇતર શરીરને શરીરનું બધું રહ્યું ભાગ એને જડ કહે છે આમ સામાન્યપણે વ્યવહારમાં શું કહ્યું જડ કહે છે હા એટલે ચેતન ચેતનના પરિણામ એટલે રિઝલ્ટન્ટ રિઝલ્ટિંગ અવસ્થાઓ અને જડ શરીરની જડ રિઝલ્ટન્ટ અને રિઝલ્ટિંગ અવસ્થાઓ એ બે સ્પષ્ટ ચોખ્ખી અને જુદી જુદી જે હોય છે પરંતુ તમે શું પૂછ્યું કે આ આત્મા અને જળ બેની વચ્ચે ચાર્જિંગ જે થાય છે તે મનુષ્યમાં થાય છે કે હા મનુષ્યમાં મુખ્યત્વે ચાર્જિંગ થાય છે આવો મહેશભાઈ જય સચિદાન આવશે ને મનુષ્યમાં જ એક ચાર્જિંગ થાય છે આપણે આ મધ્ય લોકમાં મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે આ પ્રાણી સૃષ્ટિમાં આમ તો સામાન્ય બધાને લાગે કે કંઈક તો ચાર્જિંગ થાય એવું દેખાય કોઈને શું ઘણા બધા એવા દાખલાઓ બને છે અને શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ હોય છે એટલે આપણને લાગે કે આ સાપે આ વહેરવાદી કે શું આ સિંહનું છે આમ છે એવું કહીએ ને પરંતુ આ સિદ્ધાંત જે દાદા ભગવાને ખુલ્લો કર્યો આ કાળમાં એટલો અદભુત સ્વરૂપે ખુલ્લો કર્યો છે કે મનુષ્ય દેહ એક જ એ ત્યાં આગળ ચાર્જિંગ સ્ટેશન છે બાકીના ત્રણ જીવનો છે મનુષ્ય સિવાય સૃષ્ટિ બધી ઇતર સૃષ્ટિ એક ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયોની બધી જ સમજાયું ને જમીન ઉપરની પાણી ઉપરની હવા ઉપરની બધી જ સૃષ્ટિ કહેવાય હવામાં તો બધા કેટલાય જીવો છે આપણી આસપાસ તો બધા પાર વગરના જીવો એની ઉપર આવ્યું તો કે દેવ સૃષ્ટિ આખી એટલે સેલેસ્ટિયલ બોડીથી ચાલુ થયું એની ઉપર અને આપણા મધ્યલોકને આપણા આમાં નજીકમાં હોય એવી બીજી બે એવી ત્રણ ચાર સૃષ્ટિ છે દેવોલોઈ સમજાયું તે ઊંચા ઊંચા પ્રકારથી માંડીને નીચા નીચા પ્રકાર એવા ચાર ભાગ થઈ જાય છે હવે સમજાયું પહેલો બીજો ત્રીજો ચોથો એવી રીતે ચાર પ્રકારની દેવ સૃષ્ટિ છે ખ્યાલ આવ્યો અને તેની નીચે મધ્યલોકની નીચે મનુષ્યલોક મૃત્યુલોકની નીચે પાતાળ સૃષ્ટિ એટલે એ સૃષ્ટિના જીવો એ જીવોનો પ્રકાર એક જ હતો પરંતુ એ બધાનો ભોગવટો જુદો જુદો જુદો હોય ચાલો મજા એનો ભોગવટ બધાનો જુદો જુદો હોય ઇન્ટેન્સિટી અને પેલા ઉપર દેવ સૃષ્ટિમાં ભોગવટોનો પ્રકાર હોય એની ઇન્ટેન્સિટી ઓછીથી માંડીને ઉત્કૃષ્ટ હોય એવું રીતે અને પાતાળ લોકમાં પણ ઓછીથી મારીને એક્સ્ટ્રીમ હોય એ નેગેટિવિટીની સફરિંગ છે પેલી પોઝિટિવિટીની સફરિંગ છે અને મધ્યલોકમાં મૃત્યુલોકમાં મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ છે એમાં મનુષ્ય એવો જ છે એમાં કે એ બંને પોઝિટિવ અને નેગેટિવ બંને મિક્સચર થઈ જાય છે અને પ્રાણી સૃષ્ટિમાં એને બધું જ લગભગ સફરિંગ સફરિંગ છે બધું જ હન્ડ્રેડ પર્સન્ટ સપરિંગમાં છે હવે સમજાયું પરંતુ એ પ્રાણી સૃષ્ટિ અને મનુષ્ય સૃષ્ટિ સાથે હોવાને કારણે એકબીજાને કનેક્ટિવિટી જરૂર છે શું કહ્યું એકબીજાને કનેક્ટિવિટી છે એ જેના જે હિસાબથી કનેક્ટિવિટી હોય એ પ્રમાણે હોય ખ્યાલ આવ્યો બરાબર એવી રીતે આ બધું વિજ્ઞાન છે આખું પરંતુ તમે ચાર્જિંગનું પૂછ્યું કે મનુષ્યમાં જ હોય તો કે હા મનુષ્યમાં જ હોય છે શુદ્ધાત્મક સંજીવમાં પ્રિમિટિવ ચાર્જિંગ કેવું હોય એવું કહ્યું છે કે પ્રિમિટિવ ચાર્જિંગમાં બીજું કશું નથી દાદાએ બહુ સુંદર ભાષામાં કહ્યું છે બહુ એમને અનુભવાણીમાં કે ખાલી ભાન ગુમાવી દીધું ભાન ગુમાવી દીધેલું છે સમજાય છે એટલે મનુષ્ય પ્રિમિટિવ ફોર્મમાં મનુષ્ય થાય છે ત્યારે એ આખું સભાનતા મનુષ્યપણાની આવે છે ખરી પણ એટલી બધી પ્રિમિટિવ છે એ શું કહ્યું પ્રિમિટિવ છે આપણે બેભાન રહીએ અને એમાંથી ભાન અવસ્થામાં આવીએ તો શરૂ શરૂ દશા કેવી હોય છે આપણી ખ્યાલ આવે છે તમને કોમામાં હોય ને એવું હોય તો બોલો ને આઈસીએમમાં મૂક્યા હોય બધું હોય ને જવા નથી જતા સાથી એ જરાક હાલે ને ડોક્ટર ખુશ થઈ જાય છે હા કંઈક હા આગળ જો સિદ્ધ પછી તો આમ બંધ થઈ જાય ના સમજ્યો એ દશા ત્યારે ત્યાં પણ હજુ ઇવોલ્યુશન ઇવોલ્યુશન તો બધું જ છે ઇવોલ્યુશન પણ મનુષ્ય ફોર્મ આવ્યા પછી એ ઇવોલ્યુશનમાં પછી જુદી વસ્તુ બની જાય છે એના હાથમાં આવી જાય છે એટલે હાથમાં આવ્યા પછી તેમ ત્યાં એને બોધપાઠ લેટર લેતો પછડાતો પાછું ઉપર ચડે પછડાય ઉપર ચડે એવી રીતે પાર થયા કરે છે અને એની પ્રગતિ થયા કરે છે હવે સમજાયું તો દાદાજી ત્યાં સુધી ચેતન જે છે ચેતન તત્વ એની ચેતન તત્વ કાયમનું હંમેશા પરફેક્ચ્યુઅલી ચેતન જ હોય છે ચેતનને કશું નથી થતું આ બધું થાય છે ચેતન લાયક પૂતગલ એટલે જળમાં ચેતન લાયક હા આ છે ને આ ટેબલ તે ચેતનદાયક ના કહેવાય આમાં ચેતનદાયક ના કહેવાય સમજ્યું પરંતુ આ જ વુડ જયારે ઝાડમાં હોય ત્યારે જીવતું ખરું કે નહીં ત્યારે ચેતનદાયક જરૂર કહેવાય આવું સમજો એટલે ચેતન ચેતન મૂળ નથી કહેવાતું એને પણ ચેતનની પ્રેઝન્સમાં હાજરીમાં અનંત શક્તિનો સ્ત્રોત એની હાજરીમાં આવું એ પ્રમાણેનું લિવિંગ થઈ જાય છે બધું બરોબર છે દાદા ત્યારે એ ભોગવટાના ફોર્મમાં હોય છે એકલો જ ભોગવટો બીજું કશું જ નહીં એક માણસે જે એક એવો છે કે ભોગવટો પાછો નવો ઉપાર્જન કરે છે હા સમજાયું બરાબર છે આજે ભોગવતો નથી પણ એ ભોગવવા માટેનું ઉપાર્જન કરે છે એને ચાર્જિંગ કહેવાય છે બરાબર કારણ કે એ ઉપાર્જન કરતી વખતે જે છે તે ભોગવટા કરતી વખતે રિઝલ્ટ તરીકે આવે છે અને જે બોડીમાં લિવિંગ આસ્પેક્ટમાં એમાં એ નથી હોઈ શકતો એટલે મનુષ્યમાં પણ એવું નહીં સમજાયું એ મનુષ્યમાં આપણે જે ચાર્જિંગ જે થઈ ગયું હતું એ ચાર્જિંગનો ભાગ અમુક ચીકણો થઈ ગયો કેવો ચીકણો થઈ ચીકાસવાળો એવો રહ્યો આપણે પ્રિમિટિવ ફોર્મમાં પણ બધા જ પ્રકારના મનુષ્યો હોય કે બધા એક સરખા ના હોય એ તમે કબૂલો ને હા દાદાજી હમ બરાબર છતાં બધા સમૂહમાં રહેતા હોય ત્યારે બધા જ હોય કે એટલે તે વખતે બધું જ એ સમૂહનો પ્રકાર તો રહેવાનો જ છે પણ એમાં જુદા જુદા પણ હોય કે ના હોય હા દાદાજી આવી રીતે હોય છે બધું જ ચાલ્યા જ કરે હવે દાદાજી એલિમેન્ટલ ફોર્મમાં જ્યારે લાઈક સિંગલ સેલ્યુલર ના એ તો બધું ઇવોલ્યુશન છે ટોટલ ઇવોલ્યુશન છે એમાં ત્યારે ચાર્જિંગ ના ઇવોલ્યુશન ઇવોલ્યુશન સાથી છે કે ચેતન ચેતનનો સ્વભાવ વેઇટલેસનેસ છે શું કહ્યું વેઇટલેસનેસ છે એટલે શું સમજો તું કોઈ જયારે એની વેઇટલેસનેસ નહીં સમજાયું એટલે પછી એનો સ્વભાવ કેવો હોય ઉર્ધુગામી ઉર્ધ્વ હોય બરાબર છે અને જળ કે પૂતગલ કે છે જે ચેતન જેવું બધું જીવન છે બધું એનો સ્વભાવ વેઇટવાળો છે વેઇટી એટલે કે સિંગ સિંગલ સેલ્યુલર હોય તો પણ વેઇટ બધાને જ વેઇટ હોય છે સમજાયું અને વેક્યુમ જેવી વસ્તુ જ નથી હોતી આ લોકો વેક્યુમ જે કહે છે ને એ વસ્તુ હોતી જ નથી પરંતુ આ ભૌતિક વિજ્ઞાનમાં એને કહેવામાં આવે છે કે વેક્યુમ ક્રિએટ કરીએ છીએ અમે વેક્યુમ હોઈ શકે નહીં કોઈ જગ્યાએ કોઈ બિલકુલ હોઈ શકે નહીં આજે આજના વિજ્ઞાનમાં બ્લેક હોલ ને આ બધી બધી થિયરીઓ નીકળી છે એ બધી મગજના એ પણ વિજ્ઞાની છે ને એટલે વિજ્ઞાન એટલે મારે ગમે તો મૂકો તો વિજ્ઞાનમાં બધું સારું મોટું જ ગણાઈ જાય શું છે માણસનું ભેજું શું લાગે નહીં સમજો હે આ માણસનું બીજું કરી શકે બીજું કોઈ કરી શકે પણ કોમ્પ્યુટર કરે જ છે ને કોમ્પ્યુટર કોને કર્યું ભેજાએ જ કર્યું હે કોમ્પ્યુટરને કર્યું કોને ભેજાએ ભેજાએ સમજી ગયો ને હા દાદાજી બીજું હ્યુમન બોડીમાં મારી સાથે બીજા જીવો વાયરસ બેક્ટેરિયા સેલ્સના શુદ્ધાત્મા ઇન્ડિવિજ્યુઅલ સ્વરૂપે હોય છે એ શુદ્ધાત્મા તો બધે જ ખરા જીવ માત્રમાં જીવની સૃષ્ટિ તો બહુ સૂક્ષ્મ તમને ખ્યાલ ના આવે બહુ સૂક્ષ્મ હોય છે આજનું વિજ્ઞાને જ્યાં સુધી પહોંચાય ત્યાં તો પહોંચેલું જ છે આ બેક્ટેરિયા તાજ બધા માટે વાયરસ ને બધા માટે સમજાયું ને એટલે બહુ સૂક્ષ્મ છે એને જીનેટિક કે છે શું કહે છે જીનેટિક જીનોમ અને આખું વિજ્ઞાન કરવું ને બધું એવું એને કે છે એટલે હ્યુમન ઉપરથી નાના ઇન્સેક્ટ ને આપણા પ્રાણી સૃષ્ટિ ઉંદર છે સસલું છે વગેરે બધા એમાં કરે છે ને હમ અને કોલેજમાં શીખવાડે ને હમ વાંધો શું કહ્યું <laughs> એને શીખવાડે છે કે નહીં કોક્રોચ હોય ને કોક્રોચ મંદો એને એને કરીને આની હવે આ એલિમેન્ટરી સિસ્ટમને સાહેબે કર્યું હતું બધું આ સિસ્ટમ ને તે સિસ્ટમને બનાવી એટલે નાનામાંથી પાછું એટલે એવો એમ સક્સેસ થાય પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે એ બધો હમ આવું છે હવે દાદાજી એમાં જે આપણું જે એક સિંગલ સેલ છે સપોઝ મારો એક સિંગલ સેલ છે તો એમાં ઇન્ડિવિજ્યુઅલ ચેતન હશે ચેતન ઇન્ડિવિજ્યુઅલ ચેતનમાં ઇન્ડિવિજ્યુઆલિટી નથી કહેવાતી પરંતુ ચેતનમાં તત્વે કરીને તત્વે કરીને ઇનફાઇનાઇટનેસ છે તત્વ નંબર સી નંબર સી બરાબર પરંતુ ક્વોલિટીએ કરીને એક જ છે શું કહ્યું ક્વોલિટી કરીને એક સરખા જ છે સોનાના સિક્કાઓ સો મૂક્યા હોય સાથે એક સિક્કો ઉપાડો તો એ છે હું બીજા સિક્કા આપણે તે જ છે કે નહીં પણ સિક્કાઓ તો જુદા જુદા છે ને બરાબર છે એવી રીતે છે સમજાયું ક્વોન્ટિટેટિવલી અલગ છે સોનામાં શું થાય છે કે એને પીગળાવીને તમે એક જ ગઠ્ઠો કરી નાખો પણ ચેતનમાં એવું નથી થઈ શકતું પણ ચેતનમાં હરેક ચેતનમાં નંબર વાઇઝ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિકલી એટલા માટે કહેવાય કે હ્યુમન ફોર્મમાં અને લિવિંગ એન્ટિટી બધી અલગ અલગ છે એ રીતે કહેવાય છે સમજાયું બરાબર તો અત્યારે મારી સાથે એટલે ક્વોલિટી વાઇઝ હોલ તરીકે ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ બધા પાર્ટ જેવું દેખાય છે તે પાર્ટને હોલમાં ભેદ નથી કોઈ જાતનો એવું જ ને સમજાય નહીં હા દાદાજી ખ્યાલ આવ્યો ને હા હા દાદાજી આજે સોનાના ગઠ્ઠાના સિક્કાઓ બનાયા એના જ પાર્ટ થયા ભેદ નથી એવું આ તો એબસ્ટ્રેક્ટ છોડ દેવાનું સમજી ગયો હા દાદાજી એટલે આ બીજું પૂછ્યું હતું જીવનું બંધારણ સ્વરૂપ એ સ્પર્મ ને બધું એમાં આવી ગયું બધું હા દાદા સમજવા જેવું છે અને ત્રીજું પૂછે છે શુદ્ધાત્માની બોડી સાથેની જન્મ પહેલા ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને જન્મ પછી જ્યાં સુધી વ્યવહારિક સમજણ ના આવે ત્યાં સુધી અવસ્થા કેવી હોય છે ત્યારે શુદ્ધાત્માના શરીરનું ડીલિંગ કેવું હોય છે આમાં શુદ્ધાત્મા શબ્દ વાપર્યો છે ને ચેતન માટે પણ તે વખતે આપણે કોન્શિયસ ના હોય એવી સ્થિતિ હોય છે હા દાદા એટલે એને એને કઈ રીતના એ કઈ દશા લાયું ખરી પણ કોન્શિયસ નહીં એગમાં જે લિવિંગ એન્ટિટી છે અને એક નીકળ્યા પછી ચિકન બચ્યું છે એટલે હું ફેર કરો હા દાદાજી તો એગમાં જેવી સ્થિતિ છે એની અંદર એના જેવી છે એટલે એને દાદા ભગવાને કેવું વર્ણન આપ્યું છે કે આપણને કોથરામાં એવા ટાઈટ એવા પૂરી દીધા બાંધી દીધા બરોબર અને આપણે હોય આપણી સ્થિતિ એના જેવું છે સમજો કે નહીં હા દાદા હા પણ ત્યારે ચેતન સંવેદન વેદન સ્વરૂપમાં હોય છે ચેતનમાં બધું જ હોય બધું જ હોય કારણ કે એ ફિઝિકલ ફોર્મમાં કન્સેપ્શનથી આવતાની સાથે જ એ ફોર્મેશન થઈ અને વેલ ફોર્મ થાય છે ત્યારથી જ એ સ્થિત થઈને એને ગ્રો થવા માટે એને જોઈએ જ છે સમજાયું ને એ અંદર મળી રહે છે ઉદરમાં બધું મળી રહે છે મળે જ તો સમજાય છે હા દાદાજી એવું છે બહુ આ તો જીનેટિક સાયન્સ કે છે એને જીવ વિજ્ઞાન પાછું આપણા ધર્મમાં જીવ વિજ્ઞાન કે સાહેબોને બહુ ખબર છે આ બેને પેલા ત્રીજા સાહેબને ખબર બહુ અધૂરી સાહેબ જીવ વિજ્ઞાન સમજે આ જીવ અને એની ટાઈપ્સ એટલી બધી વિશાળ છે પણ આપણે આપણું જાણીએ ને તો બધું જણાઈ જાય એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે પિંડે એટલે કે હ્યુમન બોડી સો બ્રહ્માંડે એટલે કે યુનિવર્સ જે હ્યુમન બોડી જે કોન્સ્ટિટ્યુટેડ જે એલિમેન્ટરી એલિમેન્ટરીલી છે એ જ એલિમેન્ટરીલી આખું બ્રહ્માંડ કોમ્પોઝ છે એટલે દાદા એ ફિઝિકલ પરંતુ પરંતુ લિવિંગ એન્ટિટી વાઇઝ ઇન બધા ઇન્યુમરસ છે શું કહ્યું લિવિંગ વાઇઝ બધા ઇન્યુમરસ છે અને હ્યુમન બોમ્બ થયા પછી પણ જન્મ આપણા બર્થ અને ડેથ સાયકલ છે ને એટલે કેટલી ઇન્ફાઇનાઇટલીથી આપણે આવ્યા છીએ તારે આવું આ સ્થિત આવે છે અત્યારે એટલે આની ઇમ્પોર્ટન્સ બહુ આવી જાય છે કહું ત્યારે આપણને હ્યુમન અને human body as an asset asset asset એટલે જે કેશ કરી શકાય એવી એટલે જેને આપણે એ હ્યુમન બોડી જે લાયબિલિટી છે એ લાયબિલિટી બધી ક્લિયર થતા થતાં જીવી શકીએ એવું નહીં સાહેબ નહીં સમજો હા દાદાજી લાયબિલિટી સમજાય તને કે ક્રેડિટ કહેવાય <laughs> આ મળ્યું પદ એટલે ક્રેડિટ જ કહેવાય ને આ મળ્યું એટલે મળ્યું એટલે ક્રેડિટ નહીં તો પછી એમ જ ચાલતું હતું કે ચાલો કરતી જો આ વખતે આ બોલશો તમે બધી જીતે જાઓ મારું નામ તો બાર એ પાછા નાખ્યા જ કરે પછી બધું જતું રહે હમ દાદાજી સમજ્યા ને એટલે આ જીવન જ એવું હોય છે બેટિંગ થાય છે બેટિંગ શું કહ્યું બેટિંગ બીઈટીટીઆઈએનજી બીઈટીટીઆઈએનજી e e હા ઓલ એરાઉન્ડ એમાંથી એ લતમાંથી છૂટે એના માટે અક્રમ વિજ્ઞાન બધી આખી ડાયરેક્શન આપે છે ગુડ વેલ ડાયરેક્શન સમજાયું પાંચ દસ દસ મિનિટ છે તો પેલું તો આવી ગયું બસ હવે વેબસાઇટ લોન્ચ કરવાની છે બાકીનું કામ છે શાહ સાહેબ અને આપતા પુત્રો જે હોય તે લઈ લો પછી આપણે અસીમજી જે કારો બોલાશે ત્રણ મંત્ર એક વખત બોલીને બરોબર નિમંત્રણ સાથે સાથે પહેલા બસ જય સચ્ચિદાનંદ અક્ષય કૃતાર્થ ઋષભ જરા આગળ આવજો આપણે નિમંત્રકોનું કરી પૂજન પછી દરેક પાંચ મિનિટ આ સાહેબ આ શું છે अजय वेबसाइट के लिए ओपन करवाने अच्छा वेबसाइट यूथनी को सकते तब भी हम लोग कागज आप थे ना भाई हाँ, अच्छा अच्छा जो पाचे आप तो દાદાજી આજે આજે જે બોલો આજે જે અમે બધા યુદ્ધ છે મારી સામે નહીં આપતા પુત્ર સામે બધા જોડે આખા વિશ્વનો જ્યાં પણ જે જે સેન્ટર પર જે જે યુદ્ધ છે એ બધા અમે ભેગા થવા માટે એ હેતુએ એક વેબસાઇટ બનાવી છે જેનું નામ છે જીએસએસ યુથ ડોટ ઓઆરજી એ વેબસાઇટ પર દરેક સેન્ટરની એક્ટિવિટી વિગતો સત્સંગની ફ્રીક્વન્સી એ લખવામાં આવ્યું છે જેનાથી કોઈપણ યુથ એક સેન્ટરથી મુંબઈથી વડોદરા આવ્યો હોય કોઈપણ રીઝન માટે નોકરી માટે ધંધા માટે તો એ એ વેબસાઇટ પર જોઈ શકે શું શું એક્ટિવિટી ચાલી રહી છે અને ખાસ કરીને વડોદરામાં અંદર અંદર પણ અમે બધા યુથ કોમ્યુનિકેટ નથી કરી શકતા એકબીજા સાથે તો એક કોમ્યુનિકેશનનું માધ્યમ બને જેનાથી અમારે મોટિવેશન મળે અને એ યુથની વેબસાઇટ પર અમે ફોટોસ અપલોડ કરીએ છીએ વિડીયોઝ અપલોડ કરીએ છીએ આજકાલના ન્યૂ જનરેશનના યુથ જેમ દાદાજી કે છે હેલ્ધી માઇન્ડેડ યુથ એ અમે વધારે કોમ્પ્યુટરના નજીક વધારે હોઈએ છીએ અમે વિડીયોઝ ફોટોઝ વધારે જોતા હોઈએ છીએ તો એ વેબસાઇટ પર બ્લોગ્સ પણ મૂક્યા છે જેમાં પ્રશ્ન પૂછશે કોઈ બધા યુથ પોતાનો પોતાનો જે પણ અનુભવ હોય એ લખશે દાદાજીએ અનુભવ પર બહુ ભાર આપ્યો છે તે અનુભવ પણ એમાં મુકાશે લેટર મેગેઝીન્સ જેવું દર મહિને ત્યાં આગળ ન્યૂઝલેટર બનાવશે તો હેતુ એ છે કે યુથ અને એની જે અમારો પીઢીઆર છે યુથનો તે દાદાના જ્ઞાન સમજવામાં અને દાદાના કામ પાછળ વપરાય એ હેતુથી આ વેબસાઇટ આજે લોન્ચ કરીએ છીએ દાદાના હાથે આપણે બધા કેટલા ઉંમરના ને બધા બધા બહેનો બધા છોકરો છોકરીઓ છોકરાઓ બધા અમદાવાદથી બહેનો તરફથી હેતલબેન છે હા તે કહો અમદાવાદ અમદાવાદ તરફથી કોણ છે બહેનો તરફ અત્યારે દાદા અમદાવાદ સુરત અને અમદાવાદ છોકરાઓમાંથી રુચિરભાઈ શું કરવું પ્રેમલ થી દબાવ દબાવ બસ أو يريد જો મગજ આપણું કામ કરે ને તો આટલું ગરમ નથી થતું બોલો ચાલુ કરતા ઠંડી લાગતી હોય તો આપણને શું સવારથી ચાલુ છે મગજ ક્યાંથી ચાલુ છે સવારે દાદા છ વાગે ઇન્ટરનેશનલ કીર્તન ભક્તિ થયેલી તેમાં દરેક સવારે આજે સવારે છ વાગે જેમ આપ ઘણા મહાત્માઓ જાણતા હશો કીર્તન ભક્તિ એક કલાકની થયેલી પૂજ્ય દાદાશ્રીના હેલ્થ માટે તો દરેક સેન્ટર પર વિડીયો બ્રોડકાસ્ટિંગ કરવામાં આવેલું રુચિરભાઈ અહીંયા બેઠા છે જેમને અમદાવાદ વિડીયો બ્રોડકાસ્ટ કર્યો અને હમણાં જ અહીંયા આવ્યા છે એવી રીતે સુરત યુએસએમાં અલગ અલગ સેન્ટર પર કેનેડામાં વિડીયો બ્રોડકાસ્ટ કરવામાં આવેલો અને આ વેબસાઇટ પર એ એનું ક્લિપ પણ કરવામાં આવ્યું છે જો અમદાવાદમાં ચેતન અને મિનલબેન બે થઈને બહુ કામ કરે છે બધા સાથે જ છે પણ હિતલબેન કહેશે ચલ ગોપી થઈને કહે અમને આપો બોલો બોલો અમદાવાદમાં બહેનોમાં એટલે બારથી પિસ્તાલીસ વર્ષ બારથી પિસ્તાલીસ વર્ષના બહેનોનું અઠવાડિયામાં એક વખત એવી રીતે બધા ભેગા થાય છે અને દાદાજીની આશય મુજબ અને એમની ભાવના મુજબ ભેગા થઈ અને જે પ્રમાણે એમને શિડ્યુલ આપ્યું છે એ પ્રમાણે બધા ભેગા થઈએ છીએ અને બીજું સ્ક્રિપ્ટ રાઇટિંગનું પણ કામ ચાલે છે દાદાજીની આજ્ઞાથી એ પણ થઈ રહ્યું છે શાહ સાહેબ વેબસાઇટ ખુલ્લી જુઓ શાહ સાહેબ બતાવો જય બેટા સાહેબને બતાવશે જોઈ લેજો આજે આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે એટલે આખા વિશ્વમાં કામ કરશે આ વેબસાઇટ આપણે અહીંના યુથ યુએસના યુથ આફ્રિકાના યુથ આપણે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ લંડન અને બધા જ જ્યાં જ્યાં ફરી ગયા બધી જગ્યાએ કેનેડા એ લોકોને ફોટો જોવે છે દાદાજી <laughs> આ બધું બધા યુદ્ધ દેખાય છે અંદર આખું બધું સભા દેખાય છે નહીં આવે તને સચ્ચિદાનંદ બહુ સુંદર આ આજની સાહેબ ટેકનોલોજી છે રસિકભાઈ આ ટેકનોલોજી જો એનો પોઝિટિવ ઉપયોગ થાય શું કહ્યું એટલે નોન પબ્લિશ ઉપયોગ થાય કેવો પણ ટેકનોલોજી તો પબ્લિસિટીવાળી છે પણ નોન પબ્લિશમેન્ટથી એ કરવો પડે શું કહ્યું આ એક્ટરો અને બધા કાથી વખણી જાય છે એ રીતે પોતે હાજર રહ્યા વગર વ્યવહારથી અને છતાં હાજરી તો છે જ પણ એ હાજરીમાં પોતે હાજર ના હોય અંદર તો નોન પબ્લિસ્ડ કહેવાય અને બધા બધા સમક્ષ આવ્યો એટલે ભાઈ પબ્લિશ તો થયો ને ભાઈ એવી રીતે કેવું લાગે છે ગુરુ સાહેબ સાચું કોને પછી આપણે એ તો ઔપચારિક હું બહુ વિનમ્ર ભાવે નમ્ર ભાવે તમને કરવું પડ્યું છે બહુ સરસ થયું છે આ બધા નાના છોકરાઓથી મારીને બધા કેટલા કેટલા વર્ષના છે બાર વર્ષથી માંડીને પિસ્તાલીસ વર્ષ સુધી આખું એ યુદ્ધ કહેવાય છે બધા બાર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીના હમ અને જે આપણે જેમને ઘરમાં બધા હોય એ બધાના વેબસાઇટ બધી એનો લાભ લેવાનું કહેજો બધાને સમજાયું ને સુરેન્દ્રભાઈ સમજાય છે કે નહીં કેજો હા વેબસાઇટ આ લખી લેજો અને વેબસાઇટ ઉપર લખ્યું ને કઈ કઈ બોલો ફરીથી બોલો JSS youth JSS youth dot org dot org dot co C O dot co નહીં dot org O org o r g dot O R G J S S youth dot O R G બહુ સાદું છે આ તો ઓર્ગેનાઇઝ બહુ સારું છે ડોટ ઓ આર જી સારું કહેવાય દાદાજી એમાં આપતા સૂત્ર પણ આવે છે આપના પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર પણ આવે પછી કોઈને એમાં કઈ વિશેષ સમજણ પડેલી હોય તે આવે એ તો બધું જ આવે નો અનુભવ એમાં સિલેક્શન જેવું હોતું નથી જે લાભ કરે બધું આવે ટૂંકમાં વિરાટના પદો છે અને કઈ ગયો અક્ષય પણ આપતપુત્રોને બાદ રાખ્યા છે યુથમાંથી નહીં કે એમને આગળ અગ્રેસર છે આગળ એ જ ને એ લોકો બસ બીજું સમજી લેજો હે અમુક બધા જ <laughs> બધા આવી ગયા અક્ષર ખરું કામ બોલ જબરું લીધું ખાલી મારું કામ નથી ઉભો થઈને કે બધાએ ખાલી અહીંયા બેઠેલા છે એમનું કામ નથી ખાલી યુએસએમાં જે લોકો બેઠા છે એ લોકોનું કામ નથી અમે અરાઉન્ડ એક મહિનાથી આ વેબસાઇટ પર અલગ અલગ સેન્ટરના લોકો ઇન્ફોર્મેશન આપી રહ્યા છે વેબસાઇટ ડિઝાઇનિંગના માણસો અલગ છે વેબસાઇટ પર માટે ઇન્ફોર્મેશન લેવાવાળા માણસો અલગ છે એટલે આખું ડિવાઈડ થઈને કામ થયું છે અને અત્યારે એક હજારની ઉપર ઓલ ઓવર ધી વર્લ્ડ છોકરાઓ અંદર રજીસ્ટર થયેલા છે એક હજાર અને ઇન્ડિયા યુએસએ બહુ મજા પડી ગઈ એ બધા આખા ચારે ચાર આવી જશે હવે તુષાર કમિટીમાં છે તુષાર રુચિ હા હા એ તો બધા એમાં એમાં આવશે ને આ વેબસાઇટમાં બધા આવી જશે ને બધા આવશે એટલે બધા ખોલીને જોઈ લે હા કે બધા ખોલીને જુએ અને જેને ભાગ લેવો હોય તો લઈ શકે છે બધા શાહ સાહેબ બીજું કંઈ બાકી રહ્યું રહ્યું કંઈ નિમંત્રક બદલો પૂજન કરું છું એક મંત્ર બોલી અસીમજી કારો બોલે નિમંત્રકને એક બોલે અસીમજી પછી પછી એક પદ લઈને દાદાજી એની પહેલા એક જાહેરાત કે સંઘનો મુખ્ય પ્રોગ્રામ હવે આઠ અને નવ એપ્રિલ સિમંદર સ્વામી જન્મ કલ્યાણક ચૈત્રવત દસમ નવ એપ્રિલે સિમંદર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહાવિદેય તીર્થધામ કામરે ચાર રસ્તા આઠ તારીખ બપોરથી આપણો પ્રોગ્રામ કાર્યક્રમ શરૂ થશે અને નવ તારીખે સાંજે છ વાગે પૂર્ણ થશે એના નિમંત્રક પૂજનીય ચંપકભાઈ અંખીવાલા જે અત્યારે નથી પણ આપ્તપુત્ર પરેશાનંદજી એ આપને એમના માતા પિતા તરફથી અને આપ્તપુત્ર પરેશાનંદજી તરફથી આ કાર્યક્રમ કામરેજ ચાર રસ્તા આઠ તારીખ બપોરથી કવિરાજ પૂજ્ય દાદાજી આપ્તપુત્રોના સાનિધ્યમાં અને નવ તારીખે સિમંદર સ્વામી જન્મ કલ્યાણકમાં સવારે આઠથી દસ પદોની આંગી એટલે પદોથી ભજના કરશું દાદાજી આઠથી દસ મંદિરમાં ઉપર પદોથી આપણે પૂજન પદો ગાઈને આપણે ભાવના આરાધના કરશું અને દસ થી બાર સત્સંગ પૂજ્ય દાદાજીનો એ નીચે હોલમાં બે થી ત્રણ કીર્તન ભક્તિ અને ચાર થી છ ફરીથી કવિરાજ તથા દાદાજીનો સત્સંગ કવિરાજના પદો આ રીતે આખો દિવસ અને આઠ તારીખે સાંજે પણ પ્રસાદી લીધા પછી આઠ થી દસ પદો એ નીચે દાદા ભગવાન આપણે કીર્તન ભક્તિ હોલમાં રાખશું અને નવ તારીખે સવારે આઠ થી બાર એમાં આઠ થી દસ પદોની ભજના સિમંદર સ્વામી ભગવાનના મંદિરમાં અને દસ થી બાર નીચે મોટા હોલમાં આપણો સત્સંગ રહેશે આપતો પુત્ર પરેશ આનંદજી દરેકને ઉભા થઈને આમંત્રણ આપશો ચાલુ બધા મહાત્માઓને વિનંતી કે પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી ની હાજરીમાં વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામીની ભક્તિ કરવા માટે અવશ્ય પધારો આવો અમૂલ્ય અને અપૂર્વ લાભ ફરી ફરી મળતો નથી જય સચ્ચિદાનંદ બધા બધા ખૂબ ખૂબ ભાવભર્યું હૃદયથી બધાને આમંત્રણ આપું છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વડોદરા ખાતેનો હવે દાદાજીનો સત્સંગ મંગળવારે સવારના નવથી દસ સુધન એપાર્ટમેન્ટ અને શુક્રવારે બે તારીખે દાદાજીનો સત્સંગ સવારના દસથી બાર કેલનપુરી મુકામે રહેશે મંગળ અને શુક્ર આ અઠવાડિયામાં દાદાજીના બે પ્રોગ્રામ રહેશે અને આવતીકાલે સુદ ચૌદસની તિથિ છે અને રસિકાકાની જે ભાવના છે એ પ્રમાણે આપણી પ્રાતવિધિ દાદા આલય ખત્રીપોળ ખાતે સવારના સાડા છ થી આઠ દર મહિનાની સુદ ચૌદસની તિથિએ સવારના પ્રાતવિધિ ત્યાં જ રહેશે આજનો યુથનો સત્સંગ સાંજના ચારથી ચા અંકિત મોદીના નિવાસસ્થાને સી એકત્રીસ મહાનગર સોસાયટી યમુના મિલ પાસે પ્રતાપનગર જય સચ્ચિદાનંદ તમારી કેટલા વર્ષ થયા પૂરા નાદાની વાતુ સુણી જે જીવ હર કાસે નાદાની વાતો સુણી જે જીવ હર કાસે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાસે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાશે દાદાને દેખ્યા વીણા ગુણ લાજે ગાશે દાદાને દેખ્યા વીણા ગુણ લાજે ગાશે તેને સમકિત ભાવમંતી તાસે તેને સમકિત વામંતી ખેરા તું मोक्षविनाशरते यामिनी धरातु मोक्षविनाशरते पायान्मे मोलातु दादा खुद चणते पायाने मोलातु દાદા ખુદ ચણતે દાદાની વાતુ સુણી જે જીવ હરખાશે દાદાની વાતો સુણી જે જીવ હરખાશે ગુણ સુણ્યા સૌ સમય कर्म ज्ञाने जासे ગુણ શૂન્ય સૌરાથી આવેલા દિનેશભાઈ નીલા કર્મ ધ્યાને નરોડાના દિનેશભાઈ નરોડાના દિનેશભાઈ દાદાનું જ્ઞાન લઈ નિત્ય જે ઉલ્લાસે દાદાનું જ્ઞાન લઈ નિત્ય જે ઉલ્લાસે તેને તો શુક્લ ધ્યાન સૈજા સેજ વરતી તેને તો શુક્લ ધ્યાન સૈજા સેજ વરતે શુદ્ધ પ્રેમ મૃદુ ભાષા નિરંતર વદતા શુદ્ધ પ્રેમ મૃદુ ભાષા નિરંતરવરતા નિરાલંબ સુખદાતા આપણને ગમતા નિરાલંબ સુખદાતા આપણને ગમતા દાદાની વાતું સુણી જે જી હર કાસે દાદાની વાતો સુણી રે જીવ હર કાસે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાસે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાસે ગુણ ગુણ સુણ્યા સો સમય ધર્મ ધ્યાને જાશે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાશે ચામડાની की लागे जुदाई दाई रानी लागे चेजू जुदाई चाम री लागे चेजू जुदाई વખતી લાગે છે જુદાઈ આપણો છે સંબંધ શાશ્વત સદાઈ આપણો છે સંબંધ શાશ્વત આ આમેય ગમે સૌને પોતાની જવાતું આમય ગમે સૌને પોતાની વાતું સાંભળવી ગમે અમને આપણી જવા તું સાંભળવી ગમે અમને આપણી જવાતું દાદાની વાત સુણી જે જીવ હરકાશે દાદાની વાતો સુણી જે જીવ હરકાશે ગુણસૂર્યા સૌ સમય કર્મ ધ્યાને જાગાય ગુણસૂર્યા સૌ સમય કર્મ ધ્યાને જાતે પરમતે સ્વાર્થી જ્ઞાન જ્ઞાન સાસુ પરમતે સ્વાર્થી જ્ઞાન જ્ઞાન દાસ સાસુ સુણી દેખી આપણે આપને જગાસું સુણી દેખી આપણે આપને જગાસું વાતુને વાતુમાં છૂટી જો ને રાતું વાતું ને વાતુમાં ફૂટી જો ને રાતું વિતરાગ ધર્મ જનું તન પાણું વિતરાગ ધર્મ જનું તન વાલું હો મોક્ષે જ્ઞાન જ ગરણું મુબારક હો મોક્ષે જ્ઞાન જ તારણું વંદન પૂજનીય शिवसुप्रभातु वन्दनो पूजनीय शिवसुप्रभातु सालमुबारक सौने सलामु सालमुबारक सौने सलामु प्रकृत स्वासे दादा प्रणामु प्र એક સાથે દાદા પ્રણામો દાદા ભગવાનના અસિંગ જયકાર હો દાદા ભગવાનના અસિંગ જયકાર હો દાદા ભગવાનના અસિંગ જયકાર હો દાદા ભગવાનના અસિંગ જયકાર હો દાદા ભગવાનના સિંગડેકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન